પોતો બાપજી મુંડા હું બોલી જે નહીં કાના હોણે જે આપ મહેરબાની કરો મારો પોતો બોલન ઢૂક જાવે મહારાજ કે કટે લાથાર પોતો નેડો નરસિંહજીને બોલાયો મહારાજ ખોળા મેં બેટાણ્યો અરે ડોકરી થારો પોતો તો ભગવાન રો બહોત બડો ભક્ત બનેલા ડોકરી કે બાપજી મુંડા હું બોલી જે નહીં કાના હોણી જે કોની ભક્તિ ટાંગડી હું કરી ઠેકી કૃપા કરો બાપજી और महाराज नरसिंह जी ने खोड़ा में बैठा और लाड करे आज सुबह माने कोई भाई साहब मिलने आया था तो एक बड़ी अच्छी बात बताई मारी याद आएगी तो कह दूं भाई वे कहो अ, स्वामी शरणानंद जी महाराज री बात मानव सेवा संघ वाला प्रज्ञा चक्षु स्वामी शरणानंद जी महाराज वे कहो कि भाई आपा कोई संत कने जाओ तो संत कने खिलौनो बनन जाओ की कर जाओ खिलौनो बनन जाओ खिलौनो बनन संत कने जाओ और वो संत अगर आपाणु खेल नो चालू कर दे जने तो उठे रुक जाओ और आपाऊ नहीं खेले जने चुपचाप घरे जाओ ऊपर बड़ी सुंदर बात गैर इमे गुड़ता बहुत है रहस्य बहुत है ध्यान सोचो तो बड़ी ચોકી લાગી મને બડી પ્રિય લાગી સંતરો ખિલોણો બન જાવા સંત ખેલન ડૂબ જાવે જો બાલક મિટ્ટીઓ ખેલે કે તો ઢીગલો પડી મિટ્ટી રી કીન કી આકૃતિ બના દે સંત બી જદ આપણું ખિલોનારી તરફ ખેલન ઢૂક જાવેલા કે તો આપણને એડો ખિલોનો બના દે લાગજીનું ભગવાન ખેલનો બંધ કરેલા એનો વાસ્તે તો ભાઈ સંત ઘોડા મેં બેઠા લ્યો જણ તો સમજો કામ બણ ગયો ઓર નરસિંહજી રે કાન મેં મહારાજ બોલ્યા બોલો બેટા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ સબ બોલો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે એણ પ્રસંગમાં તેઓ અમે ધકે ધ્યાન રાખજો ભેર કદી માયરો વે ઓર મરાજ યુ બોલે કે ભાઈ નરસિંહજીને ખોળામાં બેટાણ્યો ઓર કેવો બોલો ભાઈ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ અમે કદી માયરામાં જાઓ કે તો ઉન ટેમ આપણે હેંગાને બોલનો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એની મહિમા એણ પ્રસંગ માતે જો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલે કે વો કદી બોળો નહીં હોવે કદી વો બેરો નહીં હોવે ઓ સાથે સાથે બોલે તો ક્યાં પછી બોલે જેને કી નહીં વેફાય पहली बोल जावे जने ठीक है हम की मायरा में ध्यान रख बोलो बेटा राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण अरे देखो नफो देख कुड़ नहीं मुड़े नारायण राधे कृष्ण राधे कृष्ण बोलना शुरू हुयो और तो डोकरी राजी हुई अरे मारो जन्म रो गूंगो पोतो ने महाराज बोल तो कर दियो अबे राजी हुई डोकरी बोली महाराज दिकना देऊ थाने कही देऊ डोकरिया रटे जे विया करे कितना रुपया देऊ महाराज ने कितना दे जाने કે દસ રૂપિયા દે દઉં મહારાજ પાંચ રૂપિયા રોટી ખા લી પાંચ રૂપિયા की छा બીજી પી લે પણ કે પાંચ દસ તો ગણાય પાંચ ही ગણાય महाराज समझ गया भाई देवनी नीत है को नहीं और मन शोभा करे महाराज कहो भाई मैं रुपया लाख ने ओ हम दो याराम <laughs> વારે હું તો જણે તો બાપજી મારે ઘરે આલો આપને પ્રસાદી જીમાં હું મારે બેટો ઘણો મોટો અફસર હે આપની ખૂબ ખાતિરદારી કરેલા મહારાજ બોલ્યા ભાઈ બસ મારે તો કી ખાતિરદારી થઈ જાય નહીં તું જા તો આજ મારે શિવરાત્રી રો માળારો નેમ પૂરો કરું તું જા ડોકરી કે મેં તો જાઉં બાપજી મારો તો કામ બન ગયો અમે પાછી શિવરાત્રી ને આવું और डोकरी तो नरसिंह जी ने खोड़ा में लेन हन्नाट कर तोड़ी दौड़ी अब पूरे गांव में हाको करती जावे मारो पोतो बोलन ढूक गयो मारो पोतो बोलन ढूक गयो मारो पोतो बोलन ढूक गयो अब तो सुनते ही तो सब लोग पूछे भाई वो तो चमत्कार वे गयो હવે ઘરે લેન ગઈ ડોકરી હવે ઘરે નરસિંહજીરી ભુજઈ હી રો સ્વભાવ બડો ખારો માર બડો કડવો સ્વભાવ કડવો સ્વભાવ કઈ બોલી રી બડી ખારી સા મિનક મે એક રો ગુણ ચોખ્ખો જાવે કે તુના હેંગ અવગુણ છીપ જાવે ને ઘણાય રો ઘણાય ચોખ્ખો પણ બોલીરો અવગુણ હે તો હેંગ માથે પાણી ફીર જામ ભાઈ કાગલોન કોયલ દોઈ વે તો કાળી જાય પણ કાગલો કાવ કાવ કરે તો કિને નહીં હવાવે કોયલ બી વહેતો વળે ઉણિયારો તો વેડઈએ પણ વા મીઠી બોલે તો હેંગાને હવાવે નરસિંહજી બોલ નરસિંહજી નરસિંહજી હવાવતા નહીં દિનભર મોકો દેખતી કે કટે નરસિંહ રે માથે રીસ કરું કટે મેં મારા લડાઈ ઝઘડા કરું નરસિંહજી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલતા ને ઓને ભોજઈને હવાવતો નહીં કઈ ગાંગરા કરે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જબ દેખો જબ રાધે કૃષ્ણ કઈ હિકાન લઈએ ડોકરી પણનો લીકણો તો હિકાયો નહીં ને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હિકાવ્યું ભાઈ નરસિંહજી મહારાજને તો બે રાધે કૃષ્ણ નામ જબાન માથે ચડ ગયો ઓર ઇડમય મોજ મે રહેવે અબ નરસિંહજી રી જો દાદી હી ઉણ દાદી રે મન મે આયો કે મે બેટી હું જીતે મારે પોતાને પનાઈ દઉં તો છોકો બુઢાપા મે મનોરથ ગણાવે ભાઈ ઓ વેજાવે તો કરલું ઓ વેજાવે તો કરલું ને ઘરવાળા એક મનોરથ એડો કરે કે હેંગ મનોરથ તારો પાપોય કાઢ દે કયો મનોરથ વો હોનારી હીડી ચડાવે જીકો હોનારી હીડી માસા ધકે રખ દે માસાને કે માસા અમે તો હોનારી લઈ આયા અમે તો મન બનાવો પણ ભાઈ પ્રભુ સંસાર સંસારને આપા ભાર લાગા ઊણસું પહેલી આપણે આપણી લગન ભગવાનું જોડ લેણી ભાઈ કે હવે મન મેં કોઈ મનોરથ નહીં એ બેટો પન પોતો પનીજો નહીં પનીજો કરો જ્યું કરો આપણે તો બસ ભગવાનનું મુલાકાત હો જાવ हरि से मिलन कद हो सिरे हो हो हो પછી મહારાજ કને જાણો મત પૂછો મહારાજ કતાર કિતા રૂપિયા લો મહારાજ ને પૂછો મહારાજ માને ભગવાન કદ મિલેલા અરે વાહ संत कोई भी संत रे कने जाओ महाराज सबू बेकार प्रश्नो एक थे रुपया कितना लो और सबू अच्छो प्रश्नो एक माने भगवान कद मिलेला सबू अच्छो प्रश्नो एक माने भगवान कद राम से मिलन कद हो सीरे मीराबाई कथा सुनने बैठती आपरे दादो सारे खोड़ा में ત્યાં મહારાજ કરતા નીવડ્યા પછી કહેતા ભાઈ કે નહીં કે પૂછનો હોય તો પૂછ લો તો લોક તો ભૂખા મરતા કે અમે ઉઠે ને મહારાજ આગે અધ ઘંટો મોડો કરી દે ઘરે જાન રોટી ખાવા કોઈ કે ચાય પીવા કઈ કોઈ ચપ્પલ લારી દોડે કટી ચપ્પલ કોઈ નહીં લે જા સાબ શ્રોતા ગયા પ્રા કથા હુણન વાળા હેંગ ગયા પ્રા એક મીરાબાઈ બેઠી રહી महाराज कहो रे हैंग गया पर तू एकली अटे बैठी कई करे बोले बाप जी थे कहो नहीं कि नहीं कि पूछना वे तो पूछ लो जन मैं पूछने बैठो महाराज करे एड़ा बड़ा बड़ा मीनक हुनने वास्ते बैठा खुद थारो दादो उठन गयो पर कोई की नहीं पूछो तू कई पूछ जाने मीराबाई के बाप जी सवाल तो छोटो है तो पूछ जने जने मीराबाई आ बात कही राम से मिलन कद हो सीरे हो हो हो हो हो हरि મિલન કદ હોસી રે એ મારા જૂના જોશી એ કનૈયો મિલન કદ હોસી મહારાજ બોલ્યા બેટા સવાલ છોટો હે પણ ઉત્તર બહોત મોટો આવો જોશીજી મારે એ આંગણીએ બિરાજો એ બાચે સુણાય દેવો થારી પોથી રે મારા જૂના જોશી એ હરી સે મિલન કદ હોસી और हे महाराज यो ही मुंहपत में नहीं पूछू आपने पांच मोररी जोशी ए दक्षिणा दिराऊं थाने और पैरण ने पीतांबर धोती रे मारा जूना जोशी हरि से मिलन कद होसी रे महाराज जीमण भी बढ़िया जीमाऊं खीर खांड राजोशी हे अमृत भोजन खीर खांड राजोशी हे अमृत भोजन और थाने एकला नहीं नहीं એ સારા તો જીમાય દેવું થારા ગોતી રે મારા જૂના જોશી ભગવાન નું મિલે જી વાત કરો પછી હેંગ મંજૂરે દૂધ પીવણ ને જોશી ગૌરે દિરાએ દેવું એ ગાય દેતું આપને ખૂબ દૂધ કાઢો ને પીવો ઓર હીરા સે જડા દેવું થારી પોથી રે મારા જૂના જોશી હરી સે મિલન કર હોશી મહારાજ કે બેટા अगर मैं वो उत्तर नहीं दे पाऊं तो थारे कोई नाराजगी तो नहीं बोले बाप जी मैं आपको कई नाराजगी करूं पर मारे मन री एक दशा रह लाइन उत्तर रे बिना कई बाई मीरा कहे प्रभु गिरिधर नागर बाई मीरा कहे प्रभु गिरिधर રામ મિલ્યા સુખ હોસી રે મારા જૂના જો મહારાજ આ પુત્ર નહીં દો તો કોઈ ઓર મહારાજ આવ્યું નહીં પૂછુલા એને પૂરી ઉમ્ર મે પ્રત્યેક કથા મે એક ही સવાલ રહેલા કઈ રામ મિલન કદ ભગવાન કદ મિલેલા તો ભાઈ બુઢાપા મે ઘણા મનોરથ નહીં રાખના વેજ હું દો વેજ હુંદો ભાઈ આપણે તો રામ મિલન કદ હોસી રે પણ તોય ડોકરી પક્કી હી ભાઈ હોશિયાર ડોકરી ही कटोई लाई एक भोली ढाली कन्या और नरसिंह जी रो ब्याह कर दियो ब्याह वे गयो नरसिंह जी रो और भगवान री कृपा देखो लुगई केड़ी आई बड़ी सीधी लुगई आई हैणी लुगई आई भुजई रे माजनारी आई की वेती तो घर में रोज दिवाली રોજ હોર छूटता पटाखा छूटता પણ વા નરસિંહજીની જો પત્ની બડી સીધી ઓર બડી સજ્જન બડી સજ્જન ભુજે તો નો લડે પણ વા લેણ ચૂપચાપ આપરે સહન કરે કુછ પ્રતિકાર નહીં કરે ફૂસ કાઢે તો કચરો કચરો ને એક દે પોછો ફેરે તો પાણી કૂડ દે ઓર મોકો ઢૂંઢે કે કટે કામ પડે ને મેં લડું કટે કામ પડે ને મેં લડું પણ નરસિંહજીની લુગઈ એડી સીધી કે વા કિતોય તૈયારી કરે કેટલી કોશિશ કરે પણ વાલેણ ચૂપચાપ ફૂસ કાઢ્યો કચરો નાખ દો તો ભેર ફૂસ કાઢ દે પણ યો નહીં કે ફૂસ કાઢ દો કચરો કોણ નાખ્યો ચૂપચાપ આપરે મૌન કામ કરતી એડી નરસિંહજીની ગ્રસ્તી ચલતી હી કુછ સમય બાદ ડોકરી તો ગઈ ભગવાન રે ઘરે અબે વાહ ભુજઈ રાત દિન ખોડલાયા ચાલુ રાત દિન ખોડલાયા ચાલુ એક દિન રી વાત હે એક દિન નરસિંહજી હું લડી નરસિંહજીને કે કોરા બેટા રોટિયા તોડો કામકાજ કી કરો નહીં યો હુની રોટિયા ખવાવણી મારે નહીં પહોંચાવે ભાઈ કાલે કી કામકાજ કરન આવો તો વાત વેલા નહીં તો ઘરું નીકળો બારે ને મન મેં આવે જું બોલી નરસિંહજી કહ્યો તો ભુજય થઈ કામ બોલા દો કઈ કરું ભુજય બોલી કે જાઓ જંગલ મેં જાઓ ને લકડિયા કાટન લેન આવો હિંજારા રસોઈ કરણી હે જો લકડિયા લેન આવો બળી તો લેન આવો નરસિંહજી લઈ ગયા જંગલ મેં બળીતો તો લે લ્યો પણ રસ્તામાં કટે કીર્તન વેતો નરસિંહજી રે મન મેં ચટપટી આવી દેખો ભાઈ સંસારી ભૈસા કદી નીકળે કે કટુઈ એ આપણ થાણે અટે બંબઈ મેં એક વાર ચોપાટી ચોપાટી બોલ ગઈ ખાઉન પીવું ના ઘણા મિલે કટે મિલે ચોપાટી માંથી મિલે હે ચોપાટી બઢિયા ચોપાટી ચોપટ કરી દિયા પેટ હે <laughs> તો ભાઈ ओ, रस्ता में कटी अड़ी एक खाउन पीउन ની દુકાન દીખ જાવે ભાઈ સાહેબ ને તો ભાઈ સાહેબ જણી ગાડી રોક પરી ને કે થોડો ખાન પચે ધકે આલા भाई संसारी स्वाद देकर रुके और भक्त है वो सत्संग देकर रुके नरसिंह जी रास्ता में कीर्तन चलते हुए देखियो नरसिंह जी रो मन हो यार चालो कीर्तन वे है रसोया तो घरे बनती रही अमुक हम आपा तो आनंद लेला और नरसिंह जी महाराज उठे कीर्तन में बैठ आओ साधु संतारी मंडली या जोरदार कीर्तन करे और भगवान रा जो प्रेमी है वाने तो कीर्तन मिल जावे पचे और सही जई कही कीर्तन हीरारो हार है भाई भक्तरो कीर्तन भक्तरे वास्ते हीरारो हार है नरसिंह जी तो कीर्तन में बैठ गया कीर्तन करता करता कद हिंजा पड़ गई नरसिंह जी ने ठाई नहीं पड़ी हमें हिंजा पड़ी ने वे तबला ढोलक वाला घरे जाऊं ढूका જણે નરસિંહજીને ચેતો આવ્યો કે અરે મોડો વેગી અમે ઘરે ગયા નહીં ભુજઈ લડી ને વાકે મેં ભુજઈ તૈયાર બેઠી આ ઊંધવને નરસિંહજી પૂગ્યા ઘરે ઓર જોઈ નરસિંહજી ઘરે પૂગ્યા કે ભુજઈ તૈયાર બેઠી હમે આયો હે થારે ભરોસે રહો તો ભલે ભૂકાઈ મરો હમે બળી તો લાયો હે દેખ કિતી ભજી કિતી હે દેખ અંધારું ગોપુયો હે कितनी बजी कितनी है देख अंधारो गुप हुयो है हमें रोटियां बनावा हमारा रो, हमें रोटियां बना जन कद जीमा कद हुआ कद खावा घरी तो हम उदी परवाह नहीं निकमो है पूरो निकमो है कामरो न कोई कामरो खाली रोटियां खाऊने चाहिए सुबह शाम रोटियां खवा दो बाकी कोई कामरो नहीं कई करो अब इन बड़ी तारो मैं बड़ू मैं नरसिंह जी के भुजई मन वे तो मारो ना कोनी कई बोलियो के नहीं भुजी जी की नहीं की कौन कहे मैं तो अब गलती होगी કટરાઈ ગયો તું વો રસ્તા મેં કીર્તન વેતો હો જો મેં તો કીર્તન મેં બેઠ ગયો કીર્તન મેં બેઠ ગયો મેં તો હેંગ પાપિયા ભગત તો થયો ગામરે માઈને જો કીર્તન કથા કીર્તન થે નહીં જાઓ તો પૂરાય નહીં વે થે જાઓ જણ પૂરણ આરતી કરે મહારાજ બડા ભગત બનો अपने आप में और मन में आवे जो बोले और नरसिंह जी महाराज भाई सत्संग सुनन आया हूं સત્સંગ સુણ્યા પછી બી સેન કરનો નહીં આવે જણ કઈ સત્સંગ સુણી ભાઈ પ્રભુ સત્સંગીરી પહેચાને કે સત કથા સ્થળ રે ગેટ માતે હો જાવે કથા સ્થળ રે ગેટ માતે સત્સંગીરી પહેચાન હો જાવે દો જગા માતે કટે એક તો જૂતા રિસ્ટાલ માતે ને એક પ્રસાદ રિસ્ટાલ માતે જો માતે માત પડતા પહેલી મને પહેલી મને સમજ સત્સંગ કોની કર્યો ભાઈ मने हम जो सत्संग को नहीं करियो भाई और जो जूता री स्टाल माते मारा दे दो पहली मारा दे दो पहली वो भी सत्संग नहीं करियो महाराज सत्संग करन भी धैर्य नहीं आयो सत्संग सुनन भी सहन करनो नहीं आयो जन પછી કઈ સત્સંગ સુણી ભાઈ सहन करो भाई याने जरूरी काम है पहली याने ले दो करनी याने जाऊं दो આપણે કહીએ થોડી દેર સત્સંગ સ્થળ માટે જ્યાદા રહ્યો તો જ્યાદા પુન प्रभु तो नाथ नरसिंह जी महाराज चुपचाप सब कुछ सुनता रहे अब भुजई कहती रही पर नरसिंह जी आप रे चुकारो ही नहीं करियो जीते तो बड़ा भाई साहब आई गया और बड़ा भाई साहब ने देख कनवा और जोर जोर हाका करण ढूकी ओ थानो भाई घर में कुछ काम नहीं करे की नहीं करे पर नरसिंह जी चुपचाप संध्यारो समय हुयो गर्राहेंग लोग जीम लिया पचे नरसिंह जी और नरसिंह जी री लुगई ने जीमने वास्ते बैठाणी अब पत्तल रखी ने पत्तल रे माई ने કોઈ હવાર કી ઠંડી રોટી હિયાળારી ટેમ આપ જાણ્યો ભાઈ હિયાળાર માઈને ઠંડી રોટી ખાવણી કીધી દોરી નરસિંહજી કયો ભુજઈ રોટી થોડી ઠંડી હે થોડી ઊની રોટી દે દો રોટી ઊની વી નહીં વી ભુજઈ પરી ઊની વી ભુજઈ કે ભાવે ઊની રોટિયા ન્યાલ ઘણા કરો તો રાડ બીચે બાળ ભલી ભાઈ રોજ રોજ રી રાડ બીચે તો આગળ रोज रोज री राड बीचे तो आगो नरसिंह जी कहो भुजई आप तकलीफ मत पाओ मैं तो जाऊं हाँ जा प्रो जा प्रो भगवान निकमा बैठा था ने लेन राख ले पर नरसिंह जी तो निकल गया अरे महाराज आप मन में एक भाव करो हालांकि मैं नहीं कहूं कि आप लोग सब इतो पक्को भाव बना सकोला पण मन में एक भाव करो महाराज नरसिंह जी ने नरसिंह जी री भुजई एड़ो तानो मारियो एड़ो तानो मारियो कि जाओ जाओ भगवान थारे वास्ते बैठा थाने बैठा ले खोड़ा में कि महाराज नरसिंह जी उन ताना ने सुनते ही निकल गया के अब तो भगवान मिलेला जणी घरे आऊंला और नरसिंह जी निकल गया मन में भावना करो कदी ओ संसार आपाने भी एड़ो तानो मारे और आपाने में भी नरसिंह जी जेड़ी लगन लागे और आपा भी भगवान नु मिलने वास्ते जाओ प्रभु પણ બુરો મત માનજો મહારાજ એનું બી જોરદાર તાના હોણિયોડા તોય ટીક્યોડા હો તો તાનો કી નહીં એનું બી ખતરનાક એનો બી જોરદાર તાના સંડોડા પણ તો બી ટીક્યોડા મહારાજ કઈઠા કયો વો લેપ કર ચેપ્યો ઉકલાય નહીં દુનિયા રોજ તાના સુણના પડે રોજ કોઈ કી કે કોઈ કી કે તોય કે કી કોને મહારાજ હેજડા હે આપણે જ તો હે હેજડા હે આપણે નાથ કર દિન ફસ્યોડા હું નીકળેલા ભગવાનની જાણે <coughs> નરસિંહજી નીકળ ગયા और दिन भर गांव में घूमया गांवरा लोग हंसी करी देखो मकतो है जू फिरे मकतो है जू फिरे संध्यारो समय गांव रे बारे जंगल में पहुंच गया अब जंगल में कौन मिले भाई जंगल में दो ही देवता मिंदर मिले कह तो महादेव जी रान के हनुमान जी रान क्यों बाकी सब जितना भी भगवान है वाण सब रे सेवा पूजा भारी गणी ठाकुर जी रे श्रृंगार गणा चाहिए भोग गणा चाहिए राम जी रे भी पूजा आरती सेवा श्रृंगार <clears throat> મહાદેવ હનુમાનજી રેણ કીની છે હનુમાનજી લઈ તો બડા હનુમાનજી રો કામ બડો સીધો હે और महादेव जी रो काम बड़ो सीधो प्रभु हनुमान जी रे वो तेल चढ़वो करे महाराज वो ही पाचो बड़ा सीधा कोई चलो ભક્ત રાજી હોણો છે ભાઈ બસ એડા હનુમાનજી સીધા ને આપણને ઠાકુરજી રે દરિયોડો ભોગ પાછો દર્દો दे क्यों एक बार आई બાર दूजो लाओ हनुमान जी रे वो रो चल प्रभु और महादेव जी लाई रे साल में एक उत्सव शिवरात्रि उन उत्सव माते कोई पोशाक नहीं कोई गहना नहीं खाली ठंडो पानी दो चार बील पत्थर वाह महाराज रे मौज इतना में तो भाई संतुष्ट हो सततम योगी भाई शिव संतुष्ट है इन वास्ते महायोगी योगिया रो गुरु है नरसिंह जी ने महादेव जी रो मिंदर दी क्यों भाई भगवान शिव भक्ति मार्गरा गुरु भी है आचार्य भी है भाई नरसिंह जी ने महादेव जी रो मिंदर दी क्यों नरसिंह जी के हालो देखा सही कही है देखे तो मैं महादेव जी बैठा और नरसिंह जी महाराज तो शिव ने देखते ही मानो आहा માનો કોઈ એક માને દેખ અને ટાબર કીકર બિફર જાવે મહારાજ માને દેખતી ટાબર કીકર ફૂટ ફૂટ રોંડ ઉગ જાવે જો મહાદેવજીને દેખતી નરસિંહ જોર જોરું રોંડ ઉગ્યો હે ભોલેનાથ મારી ગલતી કહીએ કઈ મેં ભગવાનની ભક્તિ કરી આ મારી ગલતી સંસાર મને તાના દેવે કઈ પડ્યો થારે ભગવાન મેં રોટિયા કોની ઘાલી ને વો કોની ઘાલી ઓર શિવજી વાળી લગન લાગી કે શિવને ભજનો પ્રારંભ કર્યો हे मैं तो शिव ही शिव को ध्याऊं हो जल से स्नान कराऊं मैं तो शिव ही शिव को ध्याऊं चावल चंदन चढ़ाऊं मैं तो चावल चंदन चढ़ाऊं और आक धतूरा लाऊं और आक धतूरा लाऊं मुख गड़ गड़ गाल बजाऊं मुख गड़ गड़ गाल बजाऊं हर हर नाथ हसाऊं और हर हर नाथ हसाऊं मैं तो जल धारा बरसाऊं और अगर पंब मुख गाऊं ओ मैं तो जल शंकर भगवान री पूजा करे नरसिंह जी और एडो कहवे सात दिन और सात रात तक नरसिंह जी बिना कुछ खाए पिए शंकर भगवान री पूजा करिए और भोलेनाथ तो भाई बड़ा दयालु है सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा महादेव जी जेड़ो कटे भाई देखो हिंदी में तो हिंदी में उच्चारण करे के जेने महादेव वे ने अपने मारवाड़ी में बोले जेने महादेव जी महादेव जी मैं एड़ो भाव करियो भाई के और भाषा में महादेव जी ने महादेव मानी जे भाई बड़ा देव है पण माने मारवाड़ी में तो महादेव जी केड़ा बोले माँ जेड़ा देव है महाराज माँ जेड़ा देव है महादेव जी महादेव माँ શંકર ભગવાન પ્રસન્ન હોયા અર પ્રસન્ન હો અને શંકર ભગવાન બોલ નરસિંહ કઈ છે જે થારે કઈ છે જે એક વાત પૂછું આપને શંકર ભગવાન કોઈ શંકર ભગવાન ની ભક્તિ કરે તો ઇતની જલ્દી રાજી ક્યું હો જાવે બડો સુંદર કારણ હે યા હાવળ હુણજો ભાઈઓ બડો સુંદર કારણ હે કે શંકર ભગવાન જલ્દી રાજી ક્યું હો જાવે देखो भाई मैं कटी जाव तो हूं तो मारे हाथे कोई वेके धोती कुर्ता बीजा પહેર્યોડા તો કોઈ વાને પ્રણામ કર દે વાણી પગે પડ જાય तो वो वाने पगे पड़ने आदो झुके जीते वो भाई रोक दे कि नहीं नहीं अट पड़ो याने प्रणाम करो याने प्रणाम તો શંકર ભગવાન બી ઇતના જલ્દી રાજી ઈણ વાસ્તે હો જાવે કે કોઈ જોઈ મહાદેવજીની ભક્તિ કરે થોડી ભક્તિ કરે જે તે મહાદેવજી પ્રગટ હોન કે ભાઈ મારી નહીં ભક્તિ તો રામરી કરો ભક્તિ તો કૃષ્ણરી કરો મારી ઇત્તી ઘણી મારે વાસ્તે ઇત્તા કર દે જી કા ઘણા ભક્તિ તો વાણી આ શંકર ભગવાન રી દીનતા કીવાને સ્વયંરો ભજન પ્રિય નહીં હે ઈણ વાસ્તે જલ્દી આજે આવે કરે પોકટે મારું ભજન કરન ઢૂક ગયો અરે તું કટે આઈ ગયો મારી તરફ નહીં ભગવાન રી તરફ જા તો ભાઈ ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપ કી જો ગોવિંદ દિયો એનો મતલબ કઈ અમારે કથા મેં હણન આવ્યો ઘડિયા જોરદાર એનો મતલબ કે ભાઈ ગુરુ ગોવિંદો નો ખડે કઈ લોક ફસ જાવે કે ગુરુ ને ગુરુ ને ગોવિંદો ઉભા હા જેને કિને પહેલી પગે લાગા જેને બલિયારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય એનો મતલબ ઓ નહીં હે કે गुरु ने प्रणाम कर दियो शिष्य रे मन में जब भी दुविधा आवे के उन दुविधा ने मिटाउन वालो ગુરુ જ હોયા કરે તો શિષ્ય રે સામે દુવિધા આવી ગઈ કે ગુરુ ગોવિંદો નો ખડે કિસકે લાગુ પાય તો ગુરુજી કે તું ચિંતા મત કર થારી દુવિધા મેં મિટાઉં और गुरु दुविधा मिटाई कीकर मिटाई गुरु जो दुविधा मिटाई उन दुविधा मिटाने बाद में शिष्य धन्यवाद देवे કે બલિહારી ગુરુ આપકી જો આપને ગોવિંદ દિયો બતાય આપને ધન્યવાદ જો ઈશારો કરી દો ખટ પ્રણામ કર તો નાથ શંકર ભગવાન એને વાસ્તે વે કે મારી કઈ ભક્તિ કરો ભાઈ ભક્તિ તો મારે રામરી કરો ભક્તિ તો મારે કનૈયારી કરો બડી જલ્દી શંકર ભગવાન પ્રસન્ન હોઈ ગયા और પ્રસન્ન હોન શંકર ભગવાન કહ્યો બોલ ભાઈ તારે કઈ ચાહીજે તા तब प्रसन्न भये शिव राजा हे वर मांगो सारू काजा मांग थारो क्यों काम करूं नरसिंह जी कई बोलिया प्रार्थना आ नरसिंह जी री मांग आप એ મુકુ ઓર કછું ના ચઈએ શ્રી રાધા કૃષ્ણ મિલઈએ ઓ મુકુ ઓર तुम्हारी हर नर सी अति भारी तो भारी असबुद्धि को पावे हरिभद तन को हरि भावे नरसिंह जी महाराज के मोको और कछु ना चाहिए श्री राधा कृष्ण मिलइए महाराज મને તો આપ પ્રિયા પ્રીતમ મિલા દો ભગવાન राधा कृष्ण मिला दो अरे शंकर भगवान के धन नरसी बुद्धि तिहारी तू वर मांग्यो अति भारी अब इनमें बड़ी बात कही है एक एक सेठाणी आवड़ हुणजो माया हाँ एक सेठाणी કિંમતી કિંમતી ગેણા પહેર્યોડા આવને ઘરમાં નવી ભીંદણી આવી તો એ કેડો સુગન હોયા કરે કે નવી ભીંદણી આવે જેણે હાસુજી જાન કે ભીંદણી થાણે થઈ જે જીકો દેદું બોલો કઈ થઈ જે તો હાસુજી રે ગળા મેં કઈ એક બહોત કિંમતી હીરારો એક હાર હો હાસુજી જાણ્યો કટી ઓ દેકન માંગ લ્યો તો પછી આપણને દેવતા આવેલા નહીં જેને ડોકરી પહેલી જૂને ઓળના લારે છીપાદ્યો ને પછી કે ભીંદણી થાણે કઈ થઈ છે તો ભીંદણી કોઈ ઊંચે ગરી આવી ભીંદણી બોલી સા મારે જીકો તે છીપાન રાખ્યો હાર મારે વોય થઈ છે તો બસ મહારાજ નરસિંહજી મહાદેવજી આતે ઓય હુયો મહાદેવજી કયો નરસિંહજી થારે કઈ છે જે જેને નરસિંહ બી ઓય કયો મહારાજ હે ભોલેનાથ જો આપ આપરે હૃદયરે પરદારે લારે જો રાધા કૃષ્ણ છીપાન રાખ્યો મારે વઈ રાધા કૃષ્ણ છે જે મારે વાણો જ મુલાકાત કરને આપ મને વાણો મિલા મહાદેવજી ગદગદ વેગ્યા ભાઈ ગદગદ ક્યું વેગ્યા જો આ ભીંદણી આ વાત हासू ने कहे वो ताने छिपाड़ो जी को चाहिए तो हासू जी एक बार बड़ा राजी हो जा मन में थोड़ा रहे भाई लेती जाए पण एक बार मन में प्रसन्नता वे कि बहु आई तो होशियार है तो शंकर भगवान भी राजी वे गया कि भगत आयो तो ऊंचो है भाई और छोटो मोटो भक्त नहीं निश्चित रूप वो ऊंचो भक्त है मांग देखो नहीं भाई એડા ભગત એડો ભગત આજ તઈ નહીં આવ્યો ભાઈ ભગત તો ઘણી કોઈ કે મને એડી વરદાન દો જટે હાથ લગાવ સોનો જા કોઈ કે હાથ પહેર્યું તો મર જાવે કોઈ કે ઓ બલ દો ઓ બલ દો ઓ પેલો ભગત આવ્યો જો પરમ ધન માંગ્યો પરમ ધન માંગ્યો અરે ભાઈ માંગ અને મકતાઈ બાજા અને માંગાઈ એડી ચીજ કમ કમ ચીજ તો જોરદાર માંગો મકતો તો બાજ નહીં હે તો કમ કમ ચીજ તો મહેંગી લો પ્રભુ શંકર ભગવાન કે નરસિંહ અગર તને राधा कृष्ण भगवान रा दर्शन करना है प्रिया प्रीतम रा राधा माधव रा दर्शन करना है तो अटे तो वे दर्शन वेला नहीं थारे दर्शन करना है तो चाल मैं थने गौलोक में लेन जाऊं गौलोक में रोज एडो रास वे महाराज गौलोक री कई छटा है अद्भुत गौलोक जटे नित्य श्री यमुना जी प्रवाहमान है आपा जो જમુનાજી રા દર્શન કરાવું મેં તો કદી આપણને કચરો દીકે કટે કઈ દીકે કટે કઈ દીકે પણ जो गौलोक में जो श्री यमुना जी प्रवाहमान है उमें तो सतत भक्त रे भावरा कमल पुष्प तैरता रहे और सतत निर्मल सतत आनंदमय तो सुंदर यमुना जी री धारा और उन यमुना जी रे किनारा रे माते बड़ी सुंदर रेणुका वालुका और उन किनारा रे माते बड़ो सुंदर एक कदम रो पेड़ और उन कदम रे पेड़ रे नीचे उबा माणे ठाकुर जी कृष्ण भगवान बाल कृष्ण गोपाल और और जो कदम रे पेड़ रे नीचे वेणुनाद करे आहा महादेव जी के मैं ठेठ कैलाश पर्वत माते बैठो गेलो हो जाऊं अरे समाधि कटी जावे वो बापड़ो कामदेव ही मरियो मारे समाधि छोड़ो ने वो भगवान री भक्ति कर के तो बाप जी थे बंसी बजा दो तो उन्हें मरना नहीं पड़तो भगवान बंसी बजाता मारी समाधि उमे खुल जाती पर करा कई एडी बंसी भगवान बजावे वो गौलोक में नरसिंह मेथने लेन जाऊं चाल मारे साथे तू चाल सके तो पण एक शर्त है आप जी शर्त केड़ी है बोले शर्त आए कुटे गोपी बनन चालनो पड़े तो बिना गोपी बने गौलोक में प्रवेश नहीं है महाराज नरसिंह जी के मैं तो बुझे हूं लड़न आयो हूं ने लुगई नहीं छोड़न आयो जो लुगई ठान नहीं रिया बड़ियोड़ी वेला हमें मने गोपी कौन बनावे हम मने गागरा ओढ़ना कौन दे अरे महादेव जी कह रहे गागरा ओढ़ना रे चक्कर ગોપી ગાગરા ઓળનો થોડી બની છે તો કીકર બની છે નરસિંહ દેખ એક બાર માર મેં કેડી હોય હુણ એક બાર બંસી બાજી ભગવાન રી બંસી તો મેં હુણી પણ મેં માં ચૂપચાપ બેઠ રહ્યો સુણલી પણ મારે ઘરમાં પાર્વતાજી તો ગેણાન કપડા બીજા પહેર્યા ભડિયાન ટીકાન હાથમેન પગામેન જોરદાર શિણગાર કર્યો ને શિણગાર કરબીર હુયા મારું રહી જો કોની મેં ક્યો पार्वताजी हित जाओ पार्वताजी के वृंदावन में भगवान रो रास है जी को रास रा दर्शन करने जाओ महादेव जी के मारी चटपटी लागी मैं क्यों पार्वताजी उठे तो मनी लेन जाओ पार्वताजी कहो सा उठे भगवान रो कयोड़ो है कि मीनक एक ही नहीं आवे हैं लुगे ही लुगे सब में गोपियां ही गोपियां उठे जावला मीनक रो प्रवेश नहीं है इन वास्ते आप तो अटे ही राम राम करो मने उठे जाऊं दो महादेव जी के मारे तो चटपटी लागी मैं क्यों नहीं पार्वता जी ते की करी ले जाओ તે કોજુ કરણ તૈયાર મને લે જાઓ મારે જાવણો હે મારે દર્શન કરવા अब महादेव जी घणो करियो जने पार्वता जी के मैं ले जाऊं की कर उठे मनाई है ए मेरे भोले स्वामी कैसे ले जाऊं तुम्हें रास में हो तू मेरा मोहन के सिवा कोई पुरुष न दूजा उस रास में हो उस रास में हसी करेगी ब्रज की नारी मानो बात हमारी गोकुल में आ गए